એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ મારા વાલકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા અનન્યા વાર્તા સાંભળે છે અને આ વલસાડમાં બેઠા બેઠા અવંતિકા વાર્તા સાંભળે છે જામનગરથી વૈદિક ને ભાવનગરથી આરાધ્યા પણ વાર્તા સાંભળે છે આવો આવો અનન્યા અવંતિકા વૈદિક ભાઈ આરાધ્યા બેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો કાન દઈને સાંભળજો આંખો બંધ રાખીને સાંભળજો વાર્તાનું નામ છે ગમે તેને ભાઈબંધ ન બનાવાય એક વખત જંગલમાં એક શિયાળ અને એક હરણ રહેતા હતા તેની આ વાત છે જંગલમાં એક શિયાળ ને એક હરણ રે શિયાળ તો રોજ પોતાના મનમાં વિચારે કે આ હરણને મારીને ખાઈ જાઓ એક વખત પણ એ હરણના જેટલી ઝડપે દોડી શકે નહીં હો શિયાળ એટલે એની ઈચ્છા પૂરી થાય નહીં એકવાર શિયાળે એક વિચાર કર્યો એક યુક્તિ કરી કે હરણના જવા આવવાના રસ્તે બેસીને એ તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું હરણે શિયાળને રડતું જોયું એણે શિયાળને રડવાનું કારણ પૂછ્યું શિયાળ કે મારે કોઈ ભાઈબંધ નથી હું એકલો કેવી રીતે જીવું મારે તો હવે આ નદીમાં ડૂબી મરવું છે ડૂબી મરવું છે હરણને શિયાળ પર દયા આવી એ તો શિયાળને કે તને મરી ગયા પછી ભાઈબંધ કેવી રીતે મળવાનો તું મરી જઈશ તો ભાઈબંધ નહીં મળે જીવીશ તો ભાઈબંધ મળશે કોઈ ન હોય તો હું આજથી તારો ભાઈબંધ છું બસ તું મને તારો ભાઈબંધ માનજે શિયાળને તો એ જ જોઈતું હતું એની યુક્તિ સફળ થઈ પછી તો હરણ અને શિયાળ બંને જંગલમાં સાથે સાથે ફરવા લાગ્યા હો એ જંગલમાં એક કાગડો પણ હરણનો ભાઈબંધ હતો કાગડો હોય ને કાળો કાળો હા એણે હરણને શિયાળ સાથે જતું જોઈને પૂછ્યું ક્રા ક્રા અરે હે ભાઈબંધ તારી સાથે આ નવું કોણ છે હરણ કે એ મારો નવો ભાઈબંધ છે કાગડો એને જોઈને કે અરે કોઈને પૂરેપૂરો ઓળખ્યા વિના ભાઈબંધ બનાવાય નહીં તું એને ઓળખે છે આ સાંભળીને શિયાળે કહ્યું કાગડા ભાઈ કાગડા ભાઈ ભાઈબંધ થયા પછી જ એકબીજાને ઓળખીએ ને તમે પણ પહેલાં હરણને ક્યાં ઓળખતા હતા પણ કાગડાને શિયાળમાં વિશ્વાસ બેઠો નહીં હો ભાઈ શિયાળ તો લુચ્ચું હોય ને એ કાગડાને ખબર હતી એક દિવસ આ શિયાળ હરણને એક ખેતરમાં લઈ ગયું અને ત્યાં એને સારું સારું ખાવાની ખૂબ મજા પડી ગઈ પછી તો બંને ભાઈબંધો રોજ એ ખેતરમાં જવા લાગ્યા ખેતરમાં ઊભા પાકનો બગાડ થતો જોઈને ખેતરનો માલિક આવ્યો અને એક દિવસ ખેતરમાં એણે ઝાડ નાખી હરણ તો એમાં ફસાઈ ગયું હો શિયાળની યુક્તિ સફળ થઈ ગઈ ભાઈ હરણ ઝાડમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડેક દૂર જઈને સંતાઈને બેસી ગયું કે ક્યારે હરણ મરી જાય ને ક્યારે હું એને ખાઉં કાગડાએ હરણને જોયું નહીં એટલે એને ચિંતા થવા લાગી કે આ હરણ કેમ દેખાતું નથી એ તો હરણને શોધવા નીકળી પડ્યો ઉડતા ઉડતા ઉડતા એણે પેલા ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલું જોયું કાકડાએ હરણને હિંમત આપતા કહ્યું ભાઈબંધ તું ચિંતા નહીં કરીશ તું મળદા જેવો થઈને છાનો માનો પડ્યો રે જે મરી ગયો હો તેમ હું ક્રા ક્રા બોલું એટલે તું દોડવા માંડજે હો થોડીક વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો તેણે ઝાડમાં મરેલા હરણને જોયું ને એણે ઝાડ ઉપાડી લીધી એ જ વખતે કાગડો તો ક્રા ક્રા ક્રા કરવા લાગ્યો કાગડાનો અવાજ સાંભળીને હરણે ઊભા થઈને દોડવા માંડ્યું ભાઈ ખેતરના માલિકે આ જોયું એટલે એણે હાથમાંની લાકડી હરણ ઉપર ફેંકી પણ હરણ તો દૂર નીકળી ગયું હતું એટલે એ તો બચી ગયું અને શિયાળ બાજુમાં ચંતાઈને બેઠું હતું હરણ ભાગ્યું એટલે શિયાળ પણ ભાગવા માંડ્યું અને ત્યાં તો ધડામ કરતી ખેડૂતની લાકડી વાગી શિયાળના માથા ઉપર અને શિયાળના તો ત્યાં જ રામ રમી ગયા ને એ તો ત્યાં જ મરી ગયું પછી તો ભાઈ આ હરણ અને કાગડાએ ખાધું પીધું ને રાજ કર્યું અને બટેટાનું શાક કર્યું તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ તમે આ વાર્તા તમારા બહેન ને બેનપણીઓને કહેજો પાછા આવજો